લેવું પડે જ્ઞાન લેવું પડે તો પહેલા જે મોક્ષે ગયા છે એમને કોને જ્ઞાન આપ્યું છે ઘણા ખરા તો મૂળ વ્યક્તિ પોતે પોતે આગળ ભૂલના આધારે જયા કરતા ગુરુ જાય એ જાય સાથે ચાલે જ્ઞાન તો આપણું દસ લાખ વચ્ચે તો આક્રમ વૈજ્ઞાનિક ચાલે નહીં તો આવે જે ધોરી માર્ગ છે તે જ ભાગ ધોરી માર્ગ પેલો છે ٹیشن پہ گرو تھے گرو تھے سبھی پہلا کی પહેરું હોય ને સૌથી પહેરું પેલી વસ્તુ હોય ને ચાલુ જાય જ્ઞાન એના જેવું ચાલુ જાય અને અજ્ઞાન એ ચાલુ આવેલું શું બોલું એવર લાસ્ટિંગ છે આ બધું It's a continuous process. રાત્રિ પહેરે દિવસ પહેલો એ બુદ્ધિ નો ખેલ છે બુદ્ધિ ની ફર્સ્ટ છે દિવસ That's why asking what is first, day or night. એમ થાય લકી તૈયાર થઈ જાય બહુ સારું એમ મુસીબત લઈ રહ્યા એ તો છે જ પણ ત્યાં માર્ગ મળ્યો તો કોઈને માર્ગ બતાવી છે કે પોતે કમ્પ્લીટ ક્લિયર રહે મૂંગી લાઈ જાય એટલે લાઈ પણ ના કહેવાય બરાબર છે કકરિયા ભરાય બધા ને બધા કરે લોકો દખલ થઈ ગઈ માસ માગી જઈ અતિક્રમણ એટલે બધું બહુ થઈ જાય પ્રતિક્રમણ થી બંધ થઈ જાય શું થઈ જાય અતિક્રમણ એટલે વ્યવહારિકતા વ્યવહારિકતાથી બહાર બોલવું એ બધું અતિક્રમણ બોલવું ચાલવું વર્તવું વ્યવહારિકમાં કોઈ મોટો ભાવ થયો છે વ્યવહારિક વાતો કરી શકે છે એમાંથી અતિક્રમણ થયું એનું પ્રતિક્રમણ કરવું પડે જેના લોભ બધા હોય તે કરી શકે ક્રોધ હોય તો વધારે કરી શકે માન હોય અહંકારી હોય તે કરી શકે આખા ટોળામાં અહંકારી હોય તો બોલી ઉઠે ને કે બીજે બોલી આપણે જરા છો એક પ્રશ્ન પૂછ્યો છે ગુલાબભાઈને એમ મહત્વ આપણા મોક્ષ માટે બ્રહ્મચર્યનું મહત્વ જરા સમજાવો બ્રહ્મ સંબંધ વસ્તુ બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય તો બ્રહ્મચર્ય આત્મા બ્રહ્મચારી જ છે આ તો બ્રહ્મચર્ય સાથે શાના માટે કરેલું કે જો બ્રહ્મચર્ય ના પડે ને તો એનામાં શક્તિ રહે નહીં શું કહ્યું એટલે નિસત્વ થયેલા ને આ જ્ઞાન પામી શકે નહીં શું થયું એટલે બ્રહ્મચર્યનું મહત્વ આપેલું આવે બાકી શરીર દેહ દેહ બ્રહ્મચર્ય પાડી શકે જ નહીં શું તમે સમજ પડ્યું ને تو بھا کیا گیا تلاو فاٹے فی جائے آپ تو برچاری جر ن جائے ઇકોનોમિકલ ના રહે માણસ તો થઈ જાય ને તો એટલે ઇકોનોમિકલથી ભ્રમચર્ય ગણાય છે સમજ ને અમુક નિયમ પાળવા ભ્રમચર્યના અને પછી ઠેર સુધી સિમ્પલ પણ પાડી શકે માણસ તે બ્રેન બહુ બહુ ઊંચો હોય પણ બ્રેન આખું સત્વ આ જે ખોરાક ખાઈએ ને એમ સત્વ એનું એક્સપેક્ટમાં ધીરે થાય છે આ બધામાં એક્સપેક્ટમાં ખલાસ થઈ જાય છે નિસત્તો થઈ જાય આત્મા માટે ગમચારી એટલે આત્મા ગમચારી જ છે ગમચારી જ છે પણ નિસત્તો થઈ જાય એટલે પછી આગળ કશું કરી શકે નહીં સંસારે નિભાવી શકે નહીં રિયલ એના દીપે રિલેટિવ એના દીપે બોલે ને એના માટે આપણે તો પુસ્તક પેલું સ્કીલ લક્ષક તો આપે છે ને તમને એ વાંચી દે તમને એમાં ભાવ તમારે બધા ફેરફાર થઈ જશે શું જય સત્યનારાયણ જય ભાન થયું દુકાન એટલે એને અસ્તિત્વ અસ્તિત્વ હું વસ્તુ છે એવું કોણ ભેદભાવ નથી તો જૈન કેમ કહેવાય છે કેમ કેમ કહેવાય ઇન્ડિયન છે એ લોકો કરી તું તો વાણી આવી ને જૈન વાણિયા ને જૈન <laughs> તેથી બહુ કે છે જૈન ધર્મ આ બધું બધું મુક્તિ સંસ્કાર તો ખરા હા કોઈના સંસ્કાર ખરા દેરાસરમાં ગયેલી પણ બહુ ક્રિયાકાંડમાં ઓછું આપવાની ત્યાં વાંચેલી અહીંયા વાંચી પુષ્પા પુષ્પા આપેલી અહીંયા આવે પુષ્પાબેન આપેલી પુષ્પા આપેલી મન વચન કયાથી દોષ ન થવો જોઈએ કોઈ નો એ બહુ ખુબ ગમ્યું કરતી નથી ને પ્રયત્ન કરું છું કે ના થાય એમ કેટલા દેખાય છે દેખાય છે ઘણા દેખાય છે ઘણા પ્રયત્ન કરું છું ને બે અઠવાડિયા પડે તો નથી પેલા નહીં ખબર નહીં હોય ખબર નહીં હોય ને દાદા ખબર ઇવેન્ટ કહેવાય આ બધા બે અઠવાડિયા પહેલા ઇવેન્ટ બન્યું એ coming event cast shadow before શું કહ્યું આ શેડો દેખાય છે શું ઇવેન્ટ સર છે એનો શેડો જ દેખાય કમિંગ ઇવેન્ટ જે ઇવેન્ટ આવવાના છે એના શેડો પહેલેથી દેખાય પછી દેખાય ને એના શેડો પહેલે પડી જાય ને પડછાયા પડે પડે હા નફાની <laughs> જ કે વાણી નફાની જ કે છે નફાની જ કોણ એવું નફા સિવાય નફા જે દુનિયામાં લોકો ના કરે એની ઈચ્છા રાખવી આપણે તો પ્રાપ્તિ થાય આની ઈચ્છા રાખી શું અવલોક બંધન ખોળે છે આપણે મુક્તિ ખોવી અવલોક શું ખોળે મુક્તિ શાના જ મળે કોટ ની આશા રાખીએ તો ખાવા પીવાના મળે એટલા હોય પછી વાંધો નથી બેન કહે છે ખાવા પીવાના મળે તો વાંધો નથી એમ હા ખોટી નફારી આશા ક્યારે આપણે કામ કરી દેવાનું એનું જે પરિણામ આવ્યું તે એક્સેપ્ટ થઈ શું કહ્યું નફાની આશા રાખી એ તો એક જાતનું બંધન કર્યું ને તો કન્ડિશનલ ટેન્ડર કહેવાય કન્ડિશનલ ના હોવું જોઈએ આપણે કામ સારી રીતે કરે છે જે આવ્યું ખોટા આવે તો ખોટ વધારી લેવી ખોટ ખોટ વધાવી દેવી રાત્રે છે તે નફો આવે વધાવી ભરપાઈ કેવી રીતે કરવા બધા દેવું થઈ જાય દેવું પણ થઈ જાય અને ના થતું હોય નફો બહુ આવે ને વધારે દેવું કરે ઉડતો <laughs> વધારે માટે એ બધી ચિંતાઓ પછી કરીએ છીએ દેવું હોય ધંધામાં ગયા દેવું કરી ધંધામાં ગયા હોય તો પછી દેવાના પૈસા આપવા પડે ને બરોબર અત્યારે ખોટ છે દાખલા તરીકે એટલે એની ચિંતા રહે ને કોઈને આપવાનું છે એમાં દેવું કરીને ધંધામાં ગયા હોય અને પાછી વધારે ખોટ હોય તો કોઈને આપવાની એની ચિંતા તો રહી ને આ બધું વાત જ અમારે એવું છે ને મા બાપ જ નતા છોકરો છે જન્મ્યો મા બાપ હતા ને પછી અભર વાત કરે પણ એનો છોકરો થયો એને છોકરાને પાસે પહેરાવવું પડશે પણ મૂળ મા બાપ હતા નહીં પણ છોકરો થયો વાત બધી આખી વાત જ ખોટી છે એ ત્યાં કયું કર્યું છે એવું વાત જ ખોટી છે ત્યાં કર્યું કર્યું છે એવું વાત જ ખોટી છે પછી તેની પર આચાર કરી રહી છે તેની બધું આ મંડાણ ક્યાં મળ્યું ત્યાં ત્યાં થાય છે કે તું કરું છું બંને બંને બે વસ્તુ વાત તું કરું થાય શરૂ શરૂ કર્યું ને પછી વધતું કર્યું શરૂ શરૂ કર્યું અને પછી વધતું ગયું વધતું ગયું નહીં <laughs> એ તો તું આવડો ચેવડો મોટો આવડો તો કેવડો મોટો થયો <laughs> તો વધે દુનિયાનો નિયમ છે દરેક વધે પછી ઘટે વધતું જાય ઘટતું જાય વધતું જાય ઘટતું જાય તો એમાં ત્યાં કશું કર્યું નથી બધું થઈ રહ્યું છે આ <laughs> તું તો નહીં જાય હા રાઈટ શું કે છે થઈ જાય થઈ જાય થઈ જાય It ઠંડા છે અને થાય ત્યાં કે ફાકી ખોલ થાય થાય તું જવું છું કોઈ ફાકી કરાવડા એવું નામ જ પડે પોતાની તાકાત છે કે બીજા કોઈ તાકાત છે ના મને છે તારી કઈ તાકાત છે મને કે તારી તાકાત છે મને કે ગુજરાત તો મૂળ જાણીએ તો દોડધામ કરવા જોઈએ કઈ થઈ જાય માર્ગમાં સમજી જાય તો કઈ ઉકેલ આવે કઈ તારીખ તાકાત છે તારી કોઈ બેન કે છે કશી નથી તું કહું છે હું મદદ કરવા લાગુ તો આશા ઉભરી ના કરતા નકો રહેશે આવો આવો નફો થશે ખોટ થાય આશા ખોટી ના કરું અમારે ભાગીદાર એવા જગતના લોકોના જે આપે પદ્ધતિના જગતના લોકો જેમ ચાલે છે આમ ધર્મ કરે ધર્મ નું બધું કરે તે જે કંઈ કંટાળ લે અને આવી જાય ત્યારે બહુ ખુશ થાય છે બે કલાક મળે એવા છે કે આમ કરો ને બે લાખ ખોટ જશે તારે શું કરીશું અત્યારે જેવું ના બોલશો મારી ઈચ્છા હોય ને ભાગીદાર તરીકે મારી ઈચ્છા ઓછી હોય છે ખોટ ના કરવાની પણ તમે અત્યારથી અત્યારથી મંડળ ક્યાં મળી દે શું કહ્યું તમે કેટલા ધારું આપણા રકમ બે લાખ રૂપિયા તેનું વ્યાજ અને પ્લસ થોડા આપણા મેન્ટેનન્સના આપણા પોતાના એટલે ત્રીસેક હજાર ધારો ઇન્કમ દસા હશે મેં ઇન્કમ ત્રીસ હજાર ભરીએ તો નહીં કમાય તો વધારે તો આપવાનું છે ને આપણે ત્રીસ ધારો હજાર ટકા ત્રીસ ત્રીસ હજાર ચાલો અને પછી ધંધો પૂરો થઈ જાય તો છેલ્લું બિલ આવે હા તો ધારે આપણે લાખ મળ્યા તમે કેટલા વધારે મળ્યા સિત્તેર હજાર તમે તમારે ધારે પ્રમાણે આપણે કર્યું હતો એક લાખની ખોટ જાય કેટલી ખોટ જાય લાખ તો એવું એવું કઈ ધારો કે દક્કલ નફો જ મળે ખોટી ખોટી ધારણાઓ વધારી પછી એ બધા ખર્ચો થઈ ગયો ફળ થઈ ગયું હમ થઈ ગયું તેમ થઈ ગયું બધી કોટ ગઈ તે કાયમ કકડાટ કોઈ દાડે કોઈ દાડે નફો જ નહીં આવતો અને મારે ત્યાં નફો આવ્યો મને એક માણસ કે તમે કઈ ધંધો કરો તો શું ધારીને કરો મેં મેં માન કે મારે ટીમરમાં દરિયા મૂકી છે નાની ટીમર જો એક નાની સ્ટીમર હોય તેમાં કંઈ લિમિટેડ કંપનીની જરૂર હતી નથી એ સ્ટીમર બહાર મૂકી છે તો દરિયા મુકાઈ અને પહેલું છે સત્યની કથા કહેવડાવવું શું કહ્યું પછી છે તે હું મારી વિધિ કરી દઉં તેની વ્યવહારિક વિધિ પછી મારી વિધિ કરી દઉં પછી સ્ટીમરને જઈ અને કોનમાં ફૂટ મારું કે તારે જ્યાં ડૂબવું હોય ત્યાં ડૂબજે મારી ઈચ્છા નથી શું કહું મારી ઈચ્છા નથી તારે જયારે ડૂબવું હોય ત્યારે ડૂબજે મારી ઈચ્છા નથી કહી આવું કહી દઉં કે પછી એ કઈ ડૂબાની છે જ નહીં એ તો હિસાબ આવશે છે તો તેના રડારડી કરી તેના કરતા આપણે પહેલા કહી દઈએ તારી ઈચ્છા હોય મારી ઈચ્છા નથી એમ કહીને એટલે તરફડ નહીં લાગે નહીં તો નિષ્ફળ થાય એટલે એ રીતના દેવો દોડી દે હા કેટલો યમરાજી કેટલી છે એવું કે યમરાજી શબ્દ આપણા શબ્દ છે શું અહંકાર નો શબ્દ એક ગેમરાજી તરીકે નો શબ્દ દેવો છું ને અને ગેમરાજી કેટલી હો ધંધો કરવો છે મેં ગેમરાજ કેટલી ડૂબજે તું ડૂબાઈ દે આપણે મારી ઈચ્છા નથી એ ડૂબી ગઈ તો આપણે કહીએ ને કે મેં કહ્યું ડૂબી ગઈ ના તારી ને બધી રીતે શાંત મળે મેં જિંદગીમાં હું જીવ્યો છું બહુ થોડોક ટાઈમ કોઈ ટાઈમ મારે પછી પસ્તાવો છે પસ્તાવો કરવાનો ઘર નહીં આવે તમારે રોજ કરતા સાસુ સારા બોલ્યા ત્યાં દેરોણી ખરાબ છે દેરવાણી સારી બની સાસુ સારા બોલ્યા જેઠવાણી એટલી બધી ખરાબ છે લોકો મસ્તા ગુજરાત રોજ કકડાટ એના કરતા બધું મારા ઘરના બધા સારા માણસ છે હું એકલી જરા રસમી છું એટલું કઈ બધું બધા ભાગી ગયા પોતાને બધું થઈ જાય એટલે અને કોણ કરે છે સમજે તો પછી ક્યારે જાય હા કોણ કરે છે તું કરું છું તર કોણ કરે છે લાવી તારી ઠંડા છે તારી જાતે તારી જાતે કે તું જાતે આવી પગ હારા હતા તેથી આવી પગ ના હારા હોતા આવે પગના એમ કે છે કે પગ ના હોતું તો આવી શક્યો પગ ગાડી ઘેર હતી તેથી આવી ગઈ ગાડી ના હોતા આવે ચાલતા નહીં આવત ગાડી જોઈએ તો નહીં આવત ચાલતું તો પછી તું છે ને આ તું આ હોય તો એનો વાંધો જ ના આવે આ તો બીજા બધાની મદદથી આવી એમ કે બીજાની મદદથી ગાડીની મદદથી આ પગની મદદથી બધાની મદદથી આવી એમાં તું આવી એમ કેમ કહેવાય તને કેમ લાગે હવે બરોબર ખ્યાલ આવે છે હવે બરોબર સમજમાં આવે છે શું આવે છે બીજાની મદદ થી ચાલે છે તો બીજાની મદદ થી એમાં હું કરું છું કેમ કહેવાય સ્વતંત્ર એવું બોલીએ તો જોખમદારી આવે આ થઈ રહ્યું છે હું એક જઈને તો ગયો હતો તે પદ્માસન વાળી નૌકાર મંત્રના ધ્યાનમાં પડ્યા હતા પરમાસન લાગે પરમાસન તું સમજુ છું બીજો દાડે ગયો તો પરમાસન વાળીને ધ્યાન કરતા હતા નું ત્રીજો દાડે ગયો તો કરતા હતા પછી ચોથે દાડે ગયો તો નતા કરતા તમે કેમ આ ધ્યાન નથી કરતા તમારું આમામ કરવા મળ્યા તમે બોલો નથી કર્યું કે ત્યાં આમાં કર્યા કરે એટલે શું કે છે પગ દુખે છે આ પદ્માસન વાળા છે પગ દુખે છે ભેટકી નથી કરતો કે છે તમે પગ કરતા હતા શું કરતો હતો હાથું રડને દર્યા જો તું કરતો હોય તો પગનું નામ ના દે અને પગ કરતા હોય તો તું અમથો કહેતો હતો હું કરું છું કરું તમને કેમ લાગે સાયન્ટિફિક વાત છે ને કોણ કરતું આવું બધું વિચારવું ના જોઈએ વિચારીએ છીએ એટલે તો અહીંયા આવ્યા છીએ ને એટલે તો આટલી મોટી થઈ આવી તક એટલે આયા <laughs> પંદર વર્ષની હોય ને આવી હોય એનાથી વાત તને સમજાય છે કે આ બધું હારા તો અને પછી આપણે જે અહંકાર કરે હું આવ્યો બધાની મદદ હોય તો આવીએ એમાં આપણે શું કર્યું કે તું શું કરું છું કે મને આવે તું શું કરું છું એ મને કે શું તમે તમે પોતે શું કરો છો <laughs> what things you do તમે શું કરો છો કામ અત્યારે કામ મારી સાથે કરું પેટી બીજો કોઈ કરે છે બીજું કોઈ કરે છે એ સમજમાં પડે છે બીજું કોઈ કરે છે એ સમજમાં પડે છે ઇટ હેપન આપણા બધા ધર્મવાળા શું કરવું પણ હવે આટલી વાત કહીએ તારે વાત તો હારી હાર પગના હોય તો શું કરી દઉં એટલે પત્યાઘાત થયા તારે તું શું કરવું એ તો હું શું કરું એટલે એ તું કરનાર હોય તો પગની જરૂર નથી પગ કરતા હોય તો તારી જરૂર નથી વિજ્ઞાન ઊંડું થઈ નથી અને ચોખ્ખે ચોખ્ખે રિવાજ એ સ્પષ્ટ વાત લોક માનવા તૈયાર નથી આવું બધું હોતું છે આ તો ભગવાને કેમ ના કહ્યું આક્રમ વિજ્ઞાન છે ચોખ્ખું બોલો કે છે શું કે છે સ્પષ્ટ બોલો અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન એટલે ફૂલ સ્ટોપ વિજ્ઞાન અને ક્રમિક માર્ગ એટલે કામા વિજ્ઞાન આટલું બોલે નહીં કામા એટલું બોલે પછી કામા ફૂલ સ્ટોપ ક્યારે થાય એટલે અહીં ફૂલ સ્ટોપ ના થાય અને ક્રમિક વિક્રમ અક્રમ એટલે વિક્રમની ટોચ ઉપર ગયેલું એટલે ફૂલ સ્ટોપ માર્ગ કરવાનું પૂછતી નહીં તે થોડા ઘણા વિચાર આવ્યા છે ને કઈ થોડો થોડો વિચાર આવે લાગત કરું કે આપણે કરતા ખરેખર નથી ને ઘેર કેટલી રૂમો થઈ ચાર ચાર બેડરૂમ બેડરૂમ બધું થઈને બેડરૂમો ચાર પછી લિવિંગ રૂમ ચાર બેડરૂમ લિવિંગ રૂમ કિચન કોઈ સગાવાળાને તો ગઈ હોય તું રાત્રે સાડા અગિયાર વાગે ચાર પાંચ જણ હોય રાત્રે સાડા અગિયાર વાગે તું કહું કે ચંદુભાઈ ઉગાડો તો પેલા ઉગાડે ને ઉગાડે ઉગાડીને શું કે અંદર આવશે ને એમ કે આવો પધારો બધું બોલે પણ પછી મનમાં થાય કારણ કે છોકરાઓ બધા સ્વતંત્ર રૂમમાં હોઈ ગયા હોય કેવું એ પુરસાદ કર્યો કોહત કરી એ પુરસાદ કર્યો આપણે તે પુરસાદ નું ફળ સારું આવે ને એટલે આપણે શું કરવું જોઈએ ત્યાં આગળ હે ભગવાન મારે ભગવાન આ સંજોગોના દબાણને લઈને મારાથી આવું ભૂલથી અવરોભાવ થઈ ગયો એની ક્ષમા માગું છું હવે આવું નહીં કરું કઈ ભલે આયા આવું કરીશ હશે કરીશ એવું એવું પ્રતિક્રમણ કરવું પડે પ્રતિક્રમણ કર્યું આવું બધા ખોટા ભાવ થાય છે ને એ પુરસાદ છે અને આ બીજું હા લહેર પાણી ભજીયા કરે તો પ્રહારત છે લહેર પાણી ભજીયા આવું કરે એટલે તું અહીં આવી તે પ્રારબ્ધ આ સાંભળવું છે તે પ્રારબ્ધ આ તું સાંભળું છે ને તે પ્રારબ્ધ છે આમાં પુરસાદ નથી પ્રારબ્ધ સાથે કહ્યું કે પ્રારબ્ધ સારું ના હોત તો કોને બે આવી હોત તો શું સાંભળું છે અને સારું છે કોને સંભળાય એ પ્રારબ્ધ છે કોકના આધારે તું સાંભળું છું એ શું છે પુરસાદ તારે શું પુરસાદમાં કોઈનો આધાર નથી આ રિલેટિવ એ બધું ત્રાસ અને રિયલ રિલેટિવ એ પુરસાદ સમજાય એ વાત છે તો બધા એક જ આવ્યા કઈ ભૂલી ભૂલી જઈ અત્યારે તો સમજ પડે છે પણ એટલા માટે કીધું કે ચોવીસે કલાક આ યાદ રહે તો તમારી પાસે કૃપા માગી છે કે ચોવીસે કલાક રહે એવી કરી આપીશું માગું છું ને એ પુરસાદ છે એ તારો પુરસાદ છે શું કહેવાય એ તારો ભાવ છે એ તારો પુરસાદ પછી ભેગા થાય નહીં થઈ શકે નહીં સમજાય ખરું સારું આવું વાક્ય ના હોય આપણે એક એક વાક્ય જાય છે પણ સમજાવવું જોઈએ વિક્રમ વિજ્ઞાન છે શું છે અને સિદ્ધાંત વિરોધાભાસ જ્યાંથી મેળવો ત્યાંથી તારો મળે તમે તારા દેવી જોઈએ નહીં આ પુષ્પા તો બહુ તારા મળે કઈ જતી રહી બહુ તારા મેળવે એને તો બહુ પાકી છે તાર આમથી આમ મેળવે આમથી આમ મેળવે બધા કરતા વધારે પાકી હે હા પણ તારો મેળવીને પણ મળવું છે એ એનું નામ વિજ્ઞાન કહેવાય વિરોધાભાસ ઉત્પન્ન થતા તારો ના મળે અને આ બીજા બધા ધર્મો તો તારા મળે જ નહીં મોક્ષે જવું છે ને ખાતર મતર છે કે હું પેલા લોકો પાર્ટી બોલાવી પછી કઈ આવ્યું તાર કે જેમ પ્રાર દેવું બોલે આપણે આ તે આવું કેમ બગાડ્યું આ થોડી જતી રહી કે તમે પ્રાર આવડું બોલે તે કરતા ના થાય જે જ્ઞાન જાણવાથી છે તે આત્મનિર્ભર ન જાય એ જ્ઞાન જ્ઞાન જ નહીં એ અજ્ઞાન જ છે શું છે પછી ગમે તેવું જ્ઞાન હોય પણ આત્મનિર્ભર જવું છે પણ આત્મનિર્ભર ધ્યાન કોઈને ગયેલા મેં જોયા નથી હું તો વધ્યા જો અપમાન કરીએ ને ફેન મળે ધ્યાન મળે તો શું સમજી અપમાન કરે તો ધ્યાન મળે તો કઈ આપશે આ લોકો શું કરે એ લોકો બેતાળીસ તમારો શું અભિપ્રાય આ ઇન્ટરકેસ ઇન્ટરકાસ્ટ લગ્નનો તમારું મંતવ્ય અભિપ્રાય મંતવ્ય ના ભાઈ એ તો જોવા એના હિસાબે સાંજ પડે છે બધે પણ પણ જરૂર ક્યાં રહી જેના હિસાબ હોય ત્યાં જ પડે નથી એટલે અમને કઈ એમાં કઈ દુઃખ ના થાય એટલે અમને નોંધવરી ના થાય ક્યાં ખોટું પછી એ લોકો વિચાર કરો ખુલ્લું ના કહેવાય ખુલ્લું ના કહેવાય ખુલ્લું તો એમને કહીએ કે છોકરાઓ તમારા નાકમાં જ પડજો એવું કહીએ પછી પરિણામ આવતા વળીએ બીજા નાથમાં પરિણામ આવે તો વળીએ બીજા વગર થતું નથી ને આ તો અમે જાણીએ કે ત્યાં આધાર થાય એ કરતો નથી બિચારો એ કરતા નથી કરતા જુદું છે એટલે અમને એના તરફ એ ના રહે કઈ પણ કરતો નથી જ્યાં પોતે કઈ પણ કરતો નથી ત્યાં એ પોતે કહે છે કે હું કરું છું તેનું નામ કર્મ લોકો મને કર્મ બંધાય છે તો કર્મ બંધાય છે જ્યાં પોતે કઈ પણ કરતો નથી અને એ કહે છે હું કરું છું તે જ કર્મ બંધાય છે નથી કરતો તો જાણે કે હું નથી કરતો શું કહ્યું દિવસ એવું સમજણ પડે નથી ત્યાર પાસે તપ કરી લાવે બાપજી મહારાજ કયા આવવાનું તપ કરજો કે અવધાન તપ તે બધા તપ કરે પાછું મૂળે તું કરતો જ નથી ને આ પાછું કરવા મળી પાછું દાદા એ શું અવધાન તપ એ શું અવધાન તપ તમે શબ્દ એક પ્રકારનું ધ્યાન હોય છે તેને ધાન કે છે જેમ પ્રમુખ પ્રમુખ ને પછી ઉપર કે છે તે આ ધ્યાન તે ઉપર ધ્યાન જરા હલકા પ્રકાર તે એક કરે એને કરતા પણ માને એ કરતા છે જ કોઈ રીતના પણ તે આ વાદ છે એટલે એને એને પુણ્ય બંધાય છે અને પુણ્યનું ફળ ભોગવે શું કહ્યું આપણે એવું ના પાડીએ લોકો કહે દાદા તમારામાં તો કશું તપલી કરવા જન્મ અમે જોવા ચિત્ર ખેડીએ છીએ અમારે બહુ પકવા નથી કે ડાંગર પકવી નથી કે ફ્રૂટ પકવવા નથી જેને ફ્રૂટ જોઈતા હોય તેવું કાપો શું કહે અમારે તો મોક્ષ જરૂર નવ ખેતીવાડી કરવી નથી કઈ પણ કરવું એ ખેતીવાડી છે છે આ લોકો શું કહ્યું અશુભ છોડો ને શુભ ને કરો એટલે ખોટા કર્મ કરવાનું છોડી દો લોકો દુઃખ થયો અને સારું થાય દુઃખ થાય પોતાને કંઈ ઠીક લાગે એવું કાર્ય કરો કરો કરો ને કરો તારે બધું મહાવીર ભગવાન નું શાસ્ત્ર બુંપાડ છે કે કઈ પણ પરદ્રવ્યનો તું કઈ કરતા છું એ માનું છું તો તારી કર્મની ગાણીએ તું ફર્યા કરું છું એટલે એ ગાણી તું છૂટાયો નથી શું કહ્યું છું નહીં કરતા પછી આમાં તરખો કે છે કરતા મીટે તો છૂટે કરવી એ છે મહાભજનનો મર્મ પણ કથા કહ્યું પણ આ કથાનું એમ તો ખબર નથી પણ કરતા પણ મીટવું શી રીતે એ ઉપાડી ને એ જ્ઞાની હોય ત્યારે કરતા પણ મટાય નહીં તો કરતા પણ મોટે જ નહીં હું આત્મા છું એવું ભાન થાય તારે કરતા પણ મટે મોટે કરતા પણ છૂટે એટલે આ છૂટતું નથી એટલે જાણે આ કરતા પણ કરવા પડે દાદા એ લોકોને આમ સમજાયું તો ખરું ને કરતા પણ કરતા પણ છૂટું ના ના નહીં એવું સમજાયું હોય તો આ બધી ભોંકેડ ના કરે એ ના એક મિનિટ પણ એવું સમજણ રહે નહીં ટકાય નહીં હું તો આવું માને તેને મૂર્ખ કે આ લોકો ની વાત કરું અખો છે અખો છે અખો અખા ભગત નરસિંહ મહેતા મીરાબાઈ હા એ તો એ લોકોને તો સમજાયેલું ને આ કરતા સમજાય ત્યારે ત્યારે ભક્તો આગળ ગયેલા જો અને એવા લોકો છતાં ભેગા થઈ જાય મને જો બહુ ગુણસારી હોય ગુનાની બંધ ગુણવાર હોય કેવા હોય તે બધા ભેગા થાય ને એવડે છે બીજા બની જાય છે સમજાય તાર તો આ બધું બોલે સમજણ ફરી બધા કરવું શી રીતે છૂટવું શી રીતે એ કોળે જ લાવી નરસિંહ મહેતા બોલાવાય ને એટલું બધું કર્યું આટલું બધું જપ તપ કર્યો સાધના કરી પછી મનમાં હજાર કશું વળતું તો છે નહીં સારું તે પછી પોતે બોલી જહા લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જુટી આત્મા જાણે નહીં તો રહ્યા સાધના બધી જુટી ગયા એક દાડે એ મમ પાડ્યું છે પાડ ને કશું ભરાય નહીં તારે શાંત કન્ફ્યુઝ હતી લોસ એન્જલસ સાડી ચારસો બિલ થાય તો અગિયારસો બિલ ગયા તો આવી રીતે આપણે રસ્તે ખોટો છે અહંકાર છે એમ અહંકાર તારો કે તું અહંકાર ને તું અહંકાર ની માલકી નહીં કે અહંકાર તારી માલકી નો અત્યારે તો મારો છે મારો અત્યારે તો મારો અહંકાર તો જો અહંકાર તારો હોય કહી દે ને કે અહંકાર કરવાનો નથી કહ્યું અહંકાર બંધ કરી દે નહીં તો હું તને કહેતા કરી દઈશ કેમ કહેતી નથી પ્રયત્ન કરું છું ખબર પડે છે ઘણી વાર કે ઘણી વાર ખબર પડે છે એટલે પ્રયત્ન કરું છું ગેટ આઉટ કરવાનો ઘણી વાર પ્રયત્ન ખબર પડે કે પ્રયત્ન કરે છે અહંકાર કાઢવાનો કરનાર કોણ ભાઈ કે છે આત્મા આત્મા આત્મા થયા કે તું સીધી કાઢનાર થવું આત્મા શું વસ્તુ છે તને લાગે મુક્ત છે ખબર છે બાકી આ શું છે ખબર ના એમ કે છે મુક્ત છે આત્મા મુક્ત છે એની ખબર છે બાકી શું હશે કેવો છે એની ખબર નથી આ દેહ માં આત્મા ને બધી વસ્તુ ભેગી થઈ છે એ છૂટી પાડતા આવડે તને અત્યાર તો નથી આવડતી ના એક થાળીમાં ઘઉં ચોખા કોંકરા એ તારી વસ્તુ ભેગી થઈ તને છૂટા પાડતા આવડે સીધ ખબર પડે આ ઘઉં આ ચોખા આ કોંકરા એવું અમે જો આવીએ તો છૂટી પડી જાય